જગત વ્યવહાર સ્વરૂપ આ જગત ન્યાય સ્વરૂપ નથી વ્યવહાર સ્વરૂપ છે ભગવાને કહ્યું છે કે ન્યાય જોશો નહીં નહીં તો બુદ્ધિ વિભ્રમ થઈ જશે વ્યવહાર જોજો પણ ન્યાય જોશો નહીં એટલે વ્યવહારમાં ન્યાય કરવા જેવો નથી વ્યવહાર જેવો છે તેવો છે એટલું સમજી લેવાનું છે વ્યવહાર વ્યવહાર સ્વરૂપ છે તે તમને સમજાવું તમારે ત્યાં લગ્ન હોય અને તમારા સગાભાઈની જોડે તમે વ્યવહાર ના કર્યો હોય જમવાનું પીરસણ ના મોકલ્યું હોય તો તમારા ભાઈને ત્યાં લગ્ન આવે તો એને ત્યાંથી જમવાનું આવશે એવી આશા તમે રાખો ના રાખો કારણ કે એ ભાઈની જોડે એવો જ વ્યવહાર હતો અને જો એક ભાઈને ત્યાંથી લગ્ન પ્રસંગે સોળ લાડુ આવ્યા હોય અને બીજા ભાઈને ત્યાંથી ત્રણ લાડુ આવ્યા હોય તો તમારા લક્ષ્યમાં શું હોવું જોઈએ કે ભલે આજે મારા લક્ષ્યમાં નથી પણ મેં ત્રણ જ લાડુ મોકલ્યા હશે મારો વ્યવહાર જ આવો હશે ત્રણ લાડુ હશે તેથી સામેથી ત્રણ આવ્યા વ્યવહારમાં ન્યાય જોવાનો ના હોય વ્યવહાર વ્યવહાર સ્વરૂપ જ આ પંખો ફૂલ સ્પીડમાં ચાલતો હતો તેનું રેગ્યુલેટર બગડી ગયેલું અમને ખબર નહીં તેથી કહ્યું કે પંખો જરા ધીમો કરો તો કહે કે પંખો ધીમો નથી થતો એટલે અમે તરત જ સમજી ગયા કે આનો વ્યવહાર જ આવો છે તો ફરી એનો ન્યાય કરવા ક્યાં બેસું એટલે વ્યવહારમાં ન્યાય કરવાનો ના હોય આ ઘરમાં છોકરા છોકરીઓ સાથે જે વ્યવહાર છે તે જ કરવો એમાં ન્યાય શો કરવાનો ધણી પજવે તો શું કરવું ડાયવોર્સ કરવા અલ્યા આ તો આવો જ વ્યવહાર છે એમાં ન્યાય શું કરવાનો રહે દરેક જોડેનો આપણો વ્યવહાર હોય તે આપણે સમજી લેવાનું કે આની જોડે સીધો વ્યવહાર લાવ્યા છીએ આની જોડે આવો વાંકો વ્યવહાર લાવ્યા છીએ છોકરી થઈ સામું બોલી એ જ તારો વ્યવહાર એમાં ન્યાય ક્યાં જોઈશ અને બીજી છોકરી પોતે નથી થાક્યા તોય આપણા પગ દબાવ દબાવ કરે એ તારો વ્યવહાર છે એમાં એ ન્યાય ના જોઈશ આ ન્યાય જોવા જાય છે એમાં જ ફસાય છે વ્યવહાર તો ઉકેલાયા કરે છે અને જેવો લાવ્યા હોય તેવો પાછો મળે જ્યારે ન્યાય તો શું છે કે સામો આવો હોવો જોઈએ તેવો હોવો જોઈએ એવું દેખાડે ન્યાય કોને માટે છે જેને મારી ભૂલ છે એમ સમજાય છે તેને તે ભૂલ ભાંગવા ન્યાય છે ને જેને મારી ભૂલ જ થતી નથી એમ છે એને સમજવા માટે વ્યવહાર છે ન્યાય એ તો કોમન લો છે જેને મોક્ષે જવું હોય તેણે ન્યાયને જોઈ જોઈને કામ આગળ ચલાવવું અને જેને મોક્ષની પડી નથી અને સંસારમાં જ રહેવું છે એને અને કોમન લોને કંઈ લેવા દેવા નથી ન્યાય તો થર્મોમીટર છે આપણે જે કર્યું એ જોઈ લેવાનું કે આપણે કર્યું એ ન્યાયમાં છે કે ન્યાયની બહાર ન્યાયમાં હશે તો ઊર્ધ્વ જઈશ અને ન્યાયની બહાર હશે તો અધોગતિમાં જઈશ આ કાળમાં વાણીની જ ભાંજગઢ છે ને સામો શું બોલ્યો કઠણ બોલ્યો કે નરમ બોલ્યો તેના આપણે જ્ઞાતા દ્રષ્ટા આપણે શું બોલ્યા તેનાએ આપણે જ્ઞાતા દ્રષ્ટા અને એમાં જો સામાને શૂળ લાગે એવું બોલાયું હોય એ તો વ્યવહાર છે વાણી કઠણ નીકળી એ એના વ્યવહારને આધીન નીકળી પણ જો તમારે મોક્ષે જવું હોય તો પ્રતિક્રમણ કરી ધોઈ નાખો કઠણ વાણી નીકળી અને સામાને દુઃખ થયું એ વ્યવહાર છે કઠણ વાણી કેમ નીકળી કારણ કે આજે સામાનો અને આપણો વ્યવહાર છતો થયો અને ભગવાન પણ આ વ્યવહાર એક્સેપ્ટ કરે છે કોઈ માણસે ગાળ ભાંડી તો એ શું છે એણે તારી જોડે વ્યવહાર પૂરો કર્યો સામો જે બધું કરે છે જે જે કરતો હોય ગાળ ભાંડતો હોય એ બધો જ તમારી જોડેનો વ્યવહાર ઓપન કરે છે ત્યાં આગળ વ્યવહારને વ્યવહારથી ભાંગવો અને વ્યવહાર એક્સેપ્ટ કરવો ત્યાં તું વચ્ચે ન્યાય ના ઘાલીશ ન્યાય ઘાલીશ તો ગૂંચવાઈશ અને જો આપણે ગાળ કદી આપી જ ના હોય તો જો ગાળ ના આપી હોય તો સામી ગાળ ના મળે પણ આ તો આગલો પાછલો હિસાબ છે તેથી આપ્યા વગર રહેશે જ નહીં ચોપડે જમા હોય તો જ આવે કોઈ પણ જાતની ઇફેક્ટ આવી તે હિસાબ વગર ના થાય ઇફેક્ટ એ કોઝિઝનું ફળ છે ઇફેક્ટનો હિસાબ તે વ્યવહાર